સંકલ્પ વિકલ્પ કોને કહેવાય મારું એવો જ્યાં આરોપ કર્યો એ સંકલ્પ અને હુંનો જ્યાં આરોપ કર્યો એ વિકલ્પ એ આરોપિત ભાવ કહેવાય છે સંકલ્પ વિકલ્પને આરોપિત ભાવને આમ ભગવાને વિતરાગ ભાષામાં કહ્યા અને લોકભાષાને ચેકો માર્યો નથી ભગવાને કારણ કે લોકભાષાએ ચાલવી જોઈએ ને લોકભાષા ઉપર ચેકો મારે તો લોક ગૂંચાયા કરે તમારે વિતરાગ ભાષા જાણવી છે કે લોકભાષા જાણવી છે વિતરાગ ભાષા આ વિતરાગ ભાષા છે એટલે કે આપણે હું જયંતિભાઈ છું એ ગયું તો બધું ગયું હું પણું ઉડે અને આ પહેરણ મારું છે એ જ્યાં હું પણું ઉડ્યું એટલે ઉડી જાય જયંતિભાઈનું હું પણ ગયું તો મારું પણ ઉડે સંકલ્પે ઉડે આ મનમાં જે થાય છે તેને જગત સંકલ્પ વિકલ્પ કહે છે જ્યારે વીતરાગોએ એને અધ્યવસાન કહ્યું વીતરાગોએ એમની ભાષામાં જુદું લખેલું છે બધું અને એ ભાષા સમજાય તો કામની ઝવેરી કંઈ એક પ્રકારના છે અહીં મુંબઈના ઝવેરી હોય ને એ લાખનો હીરો લે એ મુંબઈવાળો મદ્રાસવાળાને સવા લાખમાં વેચે કારણ કે પેલા ઊંચામાં ઊંચા ઝવેરી મુંબઈવાળા કરતાં મદ્રાસવાળો પાછો પેરિસમાં અઢી લાખમાં વેચે જે મોંઘું લે તે ઝવેરી સાચો જે મોંઘું લે ને વધારે કિંમત આપે એ સાચો ઝવેરી કહેવાય મૂર્ખ ના આપે મૂર્ખ તો ઓછું આપવાના પ્રયત્ન કરે કે પાંચસોમાં આપવું હોય તો આપ નહીં તો જતો રહે સાચો ઝવેરી તેની કિંમત આપે